चित्तादन्तानहन्तारो यत्पादां निजनेशव क्रियाणां तां निजाचार्या प्रणमामि यदनुग्रहतो गन्तु सर्वदुःखातिबोधवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये लीलाक्षीराक्षिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं प्रयामि चतुर्विश्च चतुर्विश्च चतुर्विश्च त्रिविस्तथा जायते पञ्चधातते हाँ। इन गुणन के कारण भक्ति जब सर्वात्म भावा भावापन्ना होवे तब या लोक में प्रपंच विस्मृति पूर्वक पूर्वक भगवदा भगवदा शक्ति अरु वैकुंठ वैकुंठादि भगवत लोक में सेवोपयोगी देश की प्राप्ति हो फलित होत है આનું નિરૂપણ હવે આગળ આવશે આટલી વિષયો હવે આગળ કહેવામાં यया सर्वात्म भावाख्या परा सिद्धि स्वयं भवेत अविनैष्ठिक अविनैष्ठिकी भक्ति ना कारणे सर्वात्म भाव नामे ओळखाती उत्कृष्ट सिद्धि आप मेड़े प्राप्त થઈ જાય છે આગળ પાછળનું જરા અનુસંધાન રાખીને એને આ અર્થને સમજો તો આવડશે આગળ નિષ્ઠિકી ભક્તિનું કહ્યું ને નિરૂપણ કર્યું કે શમ દમ તપ શૌચ શાંતિ આવજવ દયા દાન વિજ્ઞાન શ્રદ્ધા દૈવ આ બધા દૈવી લક્ષણો છે જેની અંદર આ પ્રકારના દૈવી લક્ષણો હોય એને ભગવાનમાં નૈષ્ઠિકી ભક્તિ થાય છે તો લૈષ્ઠિકી ભક્તિ અગર કોઈને સિદ્ધ થઈ તો હવે એને આગળ ફળના રૂપમાં શું પ્રાપ્ત થશે એનું અહીંયા નિરૂપણ કર્યું કે આવી નૈષ્ઠિકી ભક્તિના પ્રભાવથી સર્વાત્મ ભાવ એને પ્રાપ્ત થાય છે સર્વાત્મ ભાવ એટલે શું નૈષ્ઠિકી આ બે સમજાવો ભાવ એટલે આપણાને દેખાય કે આ પ્રાયોગિક છે એ ચલાવવામાં આવવું નૈષ્ઠિકી ભક્તિ એટલે દ્રઢ દ્રઢ દ્રઢ ભક્તિથી આગળ જતા આ જાતની સિદ્ધિ ફલ પ્રાપ્ત બીજું આમાં કઈ વિશેષ કઈ કોઈને સૂચવું અને કેવું ઉત્કૃષ્ટ સિદ્ધિ Дух એટલે હું ચીજ સર્વ વસ્તુષુ વૈરાગ્યમ દોષ દૃષ્ટ્યા દોષ દૃષ્ટ્યા વિભા વિભાવયેત દમનાત ઇન્દ્રિયાણામ ચ સંતુષ્ટ્યાપે ચ સંતુષ્ટ્યાપે ચ સિદ્ધ્યતે દોષ દૃષ્ટિ રાખીને બધી વસ્તુઓમાં વૈરાગ્યની વિભાવ વિભાવના કરવી ઇન્દ્રિયો ઉપર સંયમ અને પ્રાપ્ત વસ્તુ પરિસ્થિતિમાં સંતોષ રાખવાથી પણ વૈરાગ્ય ચોક્કસ કેળવી શકાય છે હવે ભક્તિમાં જે પ્રતિબંધક છે એ આપણી અન્ય આસક્તિ છે અન્ય વિષયોમાં રહેલી આપણી આસક્તિ એ પ્રભુમાંથી આપણું ધ્યાન દૂર હટાવી દે છે એ અન્ય આસક્તિને ઉપર અંકુશ મેળવવા માટે શું કરવું જોઈએ એ કહી રહ્યા છે એટલે એ બધી વસ્તુઓમાં દોષ દૃષ્ટિ રાખી એટલે એ બધું નકામું છે ને એટલે ખરાબ છે એવી દ્રષ્ટિ રાખે તો આપણે એ વસ્તુમાં વૈરાગ્ય આવી જાય એટલે જેવી રીતે મહાપ્રભુજી કહે છે કે આપણે શ્રી ઠાકોરજીનો અનુસરણ કરીએ આખો દિવસ શ્રી ઠાકોરજીનું નામ આપણે રાખીએ મનમાં તો હંમેશા આપણે ઠાકોરજીનું નામ જ રહે એવી રીતે આ બધી અલાવા જે ઠાકોરજીની સેવામાં પ્રતિબંધક જે વસ્તુઓ છે તેમાં આપણે દોષ દ્રષ્ટિ રાખીએ તો તે વસ્તુ આપણામાંથી હટી જાય અને વૈરાગ્ય ભાવ આવી જાય અને આપણું માનસ ઠાકોરજીમાંથી રહે અને એનાથી ઇન્દ્રિયો ઉપર પણ સંયમ પ્રાપ્ત કરી શકાય છે અને જે થઈ રહ્યું છે તેમાં સંતોષ રાખે તો વૈરાગ્ય આપણે ચોક્કસ મેળવી શકીએ એટલે જે થઈ રહ્યું છે તેમાંથી સંતોષ રહેવું આપણે જે જે લૌકિક જે વસ્તુઓ છે ઠાકોર ઠાકોરજીમાં સિવાય બીજી જે આપણને કોઈ વસ્તુ વધારે પસંદ હોય આવી જે વસ્તુ આપણી દ્રષ્ટિ જ્યાં વધારે જતી હોય એ બધી વસ્તુમાં આપણે દોષ દ્રષ્ટિ રાખીએ તો એ આપણી છૂટે અને ઠાકોરજીમાં આપણું વધારે ધ્યાન થાય અને આપણે એ પ્રમાણે એ રીતે આપણી ઇન્દ્રિયો પર બી સંયમ બી રહે અને આપણે ઇન્દ્રિયો પર સંયમ વધારે અને આપણી જેટલી બી લૌકિકમાં કે આમ જે બી આપણી વસ્તુઓ છે એ બધી વસ્તુ પર આપણે સંતોષ રાખીએ તો આપણને ચોક્કસપણે વૈરાગ્ય કેળવી શકીએ આપણે વૈરાગ્ય પ્રાપ્ત કરવાના ત્રણ ઉપાયો બતાવ્યા છે દોષ દ્રષ્ટિ સંતોષ અને દમન વૈરાગ્ય શા માટે કેળવવું જોઈએ તો પ્રભુમાં આપણું મન લાગેલું રહે તે આ ત્રણ ઉપાય થી વૈરાગ્ય કેળવી શકાય એવા આવે છે બતાવો દૃષ્ટાંત આપો દોષ દ્રષ્ટિથી વિરક્તિનો ભાવ કેવી રીતે આવે જેને પણ સૂચવું જેવે રીતે એટલે બગાણિત પસંદ નથી હતું એટલે તેના પ્રત્યે ગણ એવું તેવું બોલે તો તેના પ્રત્યે વિરક્તિ આવી ગઈ છે એટલે તે કેરે પણ આપણે ગમતું નહોતું એ તમે એવું બોલે એમ લે બીજી દ્રષ્ટિથી વિરક્તિ દોષ દ્રષ્ટિએ ધીમે ધીમે છોડવું એવું થઈ છે શું સમજ એટલે મીન્સ આ દોષ દ્રષ્ટિ બતાવે છે વિમુખ એલિમેન્ટ દૂર કરવા માટે ઉપાય આપણને એક્ઝામ્પલ મને કોઈ વસ્તુ બહુ ગમતી હોય એમાં એ વસ્તુ ના લીધે મારા ઠાકોરજીની સેવા કે કંઈક છૂટતું હોય તેના પ્રત્યે હું દોષ દ્રષ્ટિ રાખું અને એને છોડું તો હું ઠાકોરજીની સેવામાં એ ના થાય એટલે આપણે ચોરાસી વૈષ્ણવ ની વાર્તામાં જે સંન્યાસી ની વાર્તા આવે છે તેમાં વૈરાગી છે અને બીજા પણ એક સ્ત્રી ની વાર્તા આવે છે એમાં પણ એ લોકો બધું છોડીને નદીના કિનારે પ્રભુની પ્રાપ્તિ માટે બધું જ કઈ જે છે મોહમાયા એ બધું જ છોડી અને પ્રભુના તપમાં લાગી જાય એટલે પોતાની પ્રિય વસ્તુનો ત્યાગ તો એ છે કે જેમાં આપણી આસક્તિ છે જેને આપણે પ્રિય માની છીએ એને આપણે અપ્રિય કેવી રીતે માની શકતા થઈએ તેનો ત્યાગ કરીને ત્યાગ ક્યારે શક્ય બને ક્યારે નિગ્લેક્ટ ક્યારે કરીશું એમાં આપણને કઈ દોષ દેખાય તો જ લે જેમ બચ્ચાઓને મીઠાઈ ચોકલેટ આઈસ્ક્રીમ આવે પણ જ્યારે એ લોકો એનો અતિરેક કરે ત્યારે એમને ડોક્ટર શું કહે કે આનાથી દાંત સડી જશે પેટ ખરાબ થઈ જશે બીજા પોષક તત્વોને પેટમાં જવા માટે જગ્યા નહીં બચે કુપોષણ થશે તો આટલી સલાહ જ્યારે ડોક્ટર આપે તો હવે જીભને જે ગમે છે તેમ છતાં પણ એમાં કંઈ દોષ દેખાતા થયા ને તો હવે જ્યારે આપણે એનું સેવન કરીશું ત્યારે દોષ સહિત કરીશું અને જો એ ચિંતન આપણે વધારે કરતા રહીશું તો એ વસ્તુ છૂટી જશે આપણાથી જેમ આજકાલ સરકારે નિયમ કર્યો છે ને કે સિગરેટ તમાકુ ને ગુટકા ને બધાના ઉપર ચેતવણી લખવામાં આવે કે આનાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે એ વાંચે માણસ ખાનારો ધીરે ધીરે એમાં એ દોષ સાથે એ સેવન કરશે જૂની આદતને કારણે પછી ધીરે ધીરે એને છોડી પડશે તો દોષ જોતા આપણે થઈએ તો આપણે એમાંથી દૂર રહીએ પછી બીજું દમન વૈરાગ્ય કેળવવાનો બીજો ઉપાય કહી રહ્યા છે કે દમન છે ઇન્દ્રિયો ઉપર ઇન્દ્રિયની હમ દધીથી ઋષિ કેવી રીતે થાય એનાથી એ જે વસ્તુની આપણને લત પડેલી છે એના અંદર દોષ દ્રષ્ટિથી આપણે સમજી તો ગયા કે આ વસ્તુ હાનિકારક છે પણ જૂની આદતને કારણે એ વસ્તુ છૂટી નથી રહી તો આપણે એવું વિચાર કરીએ કે ચલો હવે આને આપણે છોડવી છે સાથે નથી છોડી શકતા તો આપણે નિયમ લઈએ કે આનાથી વધારે આનું સેવન નહીં કરીએ આ દમન થઈ ગયું ને એ રીતે ધીરે ધીરે એને વધારીએ જ્યારે સપ્લાય ઓછો થઈ જાય તો ધીરે ધીરે ઇન્દ્રિયો પણ પોતાની જે ડિમાન્ડ છે એને ઓછી કરી દે ઓછું કરીએ તે વખતે એકદમથી એની ડિમાન્ડ પ્રબલ થાય જૂની ઇન્દ્રિયોને પડેલી છે પણ જ્યારે રિપીટેડલી આપણે એની સપ્લાયને કંટ્રોલ કરી દઈએ તો ઇન્દ્રિયો પણ સમજી જાય કે હવે આ વસ્તુ આની ક્વોન્ટિટીથી વધારે મળવાની નથી તો તેવી રીતે પછી ઇન્દ્રિયો એની આશા ન રાખે પછી છોડી શકે તો આ દમન છે ત્રીજું સંતુષ્ટ સંતોષ જે છે એની અંદર આનંદ માણવો સમજાય જે છે એની અંદર આપણે પ્રસન્નતાનો અનુભવ કરીએ તો લાલચ કે જે વસ્તુ હાનિકારક છે એના પાછળની આપણી આંધળી દોટ છે એના ઉપર સંકોચ આવી જાય તો આ વૈરાગ્ય કેળવવાનો ઉપાય વૈરાગ્ય શા માટે કેળવવો છે પ્રભુના ચિત્ત આપણું ચોટેલું રહે જે ચિત્તને બીજા વિષયોએ પોતાના એને ફરીથી પ્રભુમાં લગાવવા માટે વૈરાગીની સાધના છે દરેક ક્ષેત્રમાં હોય છે ને આ વસ્તુ ભણતરમાં હોય રમતમાં હોય ખાનપાની ધંધા રોજગારમાં બધામાં આ જ વસ્તુ છે હમ સર્વત્રૈવ વિરક્તસ્ય રાગસ્યા નંદનંદને સેનાશક્તિશ્ચ ચેતનમ પ્રપંચ પ્રપંચાસ્ફુરણમ હવે સર્વત્ર વૈરાગ્ય હોય તેને જ નનંદન નંદનંદન નંદનંદન નાંદર શ્રી કૃષ્ણમાં પ્રેમ કહી શકે છે પ્રેમથી આસક્તિ થાય છે આસક્તિથી વ્યસન અને તેના પરિણામે પ્રપંચની અસ્ફૂર અસ્ફૂર્તિપૂર્વક ભગવાનમાં નિરોધ સિદ્ધ નિરોધ સિદ્ધ થાય છે વૈરાગ્ય હોય તો તેમાં તેનાથી ઠાકોરજીમાં આપણું મન ચોટેલું રહે તો ઠાકોરજીથી આપણે બીજું ક્યાંય મન ન જાય અને એટલે ઠાકોરજીથી આપણે પ્રેમ થાય અને પ્રેમથી આસક્તિ વધે એટલે તેના અલાવા આપણે બીજું કઈ મન જ ન થાય તેના અલાવા કે આપણે હર વખતે શ્રી ઠાકોરજીનું જ નામ લઈએ બીજું કઈ જ ન કરીએ એવી અવસ્થા આવે આસક્તિથી વ્યસન અને તેના પરિણામે પ્રપંચની અસ્ફૂર્તિ એટલે એટલે શ્રી ઠાકોરજીમાં આપણે આસક્તિ થઈ જાય તો તેનાથી આપણે ઠાકોરજીમાં વ્યસન થઈ જાય એટલે બીજું કઈ જ નહીં એટલે નીંદર પણ નહીં એટલે એવી અવસ્થા રહી જાય કે કોઈ પણ અવસ્થામાં ઠાકોરજીને આપણે ભૂલી ના શકીએ અને હંમેશા તેમનું આપણે નામ લેતા રહીએ વાત તો સાચી અને અને પ્રપંચ સ્ફૂર્તિ સ્ફૂર્તિ એટલે એના હોવાની અનુભૂતિ અસ્ફૂર્તિ એટલે એની હોવાની અનુભૂતિ ન એટલે ઠાકોરજીના અલાવાના જે વસ્તુ છે એવું આપણે અનુભવ ન થાય અને તેનાથી આપણે ઠાકોરજીમાં પ્રપંચની અસ્ફૂર્તિ એટલે બીજું કશું આપણને દેખાય નહીં આપણે એવું લાગે કે કઈ છે જ નહીં પ્રભુની અંદર જીવન એકાગ્રતા થઈ જાય તો પ્રભુ સિવાય અન્ય કોઈ આપણને એની અનુભૂતિ જ ન થાય તો પછી જીવન મુક્તિ એને કહી શકાય નિરોધ થાય એટલે દરેક વસ્તુ છે એના સ્ટેપ્સ છે જેમ કોઈ વસ્તુનું આપણને વ્યસન હોય તો એ એના સમય ઉપર યાદ આવે એના સમય ન હોય ત્યારે યાદ ના આવે તો એનો એક એડિક્શન નો પહેલું સ્ટેજ છે પછી જેમ જેમ એ વ્યસન વધતું જાય તેમ તેમ એનો ટાઈમ ડ્યુરેશન પણ એટલે આપણું માઇન્ડનું ઓક્યુપેશન છે એના અંદર વધારે ને વધારે થતું જાય પછી એ સતત પણ થઈ જાય એટલે ગાંઠ પણ જેવું જુનાગઢમાં એક હવેલી ગલીમાં કોઈ ગરીબ વ્યક્તિ હશે એ ચોવીસ કલાક એક જ રટણ કરે ચેવડો ખાવો છે ચેવડો ખાવો છે ચેવડો ખાવો છે ચોવીસ કલાક બીજું કોઈ ખાવું નથી ચેવડો કરે છે હવે આ વ્યસન થઈ ગયું કહેવાય એ સવારે ઠાકોરજીને છ સાડા છ વાગે જઈએ ત્યારથી એનું ચેવડો ખાવો ચાલુ થાય રાતના સુઈએ ત્યાં સુધી જ્યાં સુધી એ હવે એક જ માંડવીમાં ત્રિભુવન કરીને ને એ એવો છે વ્યક્તિ બહુ ભણી ભણીને ગાંડો થઈ ગયો એવું કહે છે લોકો અમે પાઠશાલામાં ઉપર બેસતા ને એમાં શ્રી ગુસાઈજીના જીવન ચરિત્રનું અમારે બોલવાનું તૈયાર કરવાનું હતું એનું પાનું એક ઉડી ગયું નીચે કંસારા બજારમાં જઈને પડી ગયું એ પાનો એના હાથમાં આવી ગયો એમાં લખેલું હતું પંચમ પુત્ર રઘુનાથજી હવે એને રઘુનાથજી ન સમજમાં આવ્યું એને હનુમાનજી સમજમાં આવ્યું અને પંચમનો પવન એવા એ તો અપભ્રંશ માની લીધું એને એટલે પંચમ પુત્ર હનુમાનજી પંચમ પુત્ર હનુમાનજી એ એને એવું ચડી ગયું કેટલા વર્ષો સુધી એ એકનો એક જાપ કરે આપણે જરાક પૂછીએ ને કેમ ત્રિભુવન પંચમ પુત્ર હનુમાનજી <laughs> જરાક આપણે સ્ટાર્ટ આપી દઈએ એટલે આખો દિવસ એ જ બોલ્યા કરે આ એક જાતના બધા વ્યસનના અલગ અલગ પ્રકારો છે ચીવડો ખાવો છે <laughs> ધૈર્ય ને એવું જ હતું આપણે ગમે ત્યારે પૂછીએ ને શું ખાધું રીંગણાનું શાક <laughs> માંડ હમણાં જેની જનવી થઈ હતી ને મધુરેશ ને એ હંમેશા કે રીંગણા કોઈ પણ શાકમાં એને રીંગણાનું શાક જ દેખાય એની એવી વ્યસન એનું બટેકાનું હોય તો રીંગણ કારેલાનું હોય તો રીંગણ એવમ નિરુદ્ધ ચિત્તસ્યા नुग्रहीतस्य चेशितुः लीलाप्रवेशो लीलाप्रवेशोऽपीष्टश्च तस्मान् मच्छरो मच्छरणो આ પ્રકારે જેનું ચિત્ત પ્રભુમાં નિરુદ્ધ થયું હોય એને અને જેના ઉપર પ્રભુની કૃપા થઈ હોય તેનો લીલામાં પ્રવેશ થવો પણ સહજ તે વાત ગોવર્ધનોધરણના સમયે ભગવાને કહેલા તેથી હું જ હું શ્રી હું ગોકુલ નો આશ્રય છું ઇત્યાદિ વચનોથી સિદ્ધ થાય છે એટલે આવી રીતે જેને વૈરાગ્ય થાય અને ઠાકોરજીમાં મન લાગી જાય છે તેનું તો તેને ઠાકોરજીની લીલામાં પ્રવેશ થવો ખૂબ સહજ જ છે એટલે જેવી રીતે વાર્તા પ્રસંગમાં આવે છે કે જ્યારે પરિક્રમા લગાડવાને શ્રી મહાપ્રભુજી કહે છે ત્યારે એ એમને સિંહના દર્શન થાય છે અને એના પછી તેમને ઠાકોરજી ત્યાં લીલા કરતા હોય એવા દર્શનો પણ પછી થાય છે તો એવી રીતે ઠાકોરજીની લીલામાં એમને પ્રવેશ થઈ થવો ખૂબ જ સહજ વાત છે અને ત્યારે એમાં એટલું સમજવાનું છે કે ઠાકોરજીની લીલા તો સર્વત્ર છે પણ સર્વાત્મ ભાવની સિદ્ધિ થયા પછી નિરોધની સિદ્ધિ થઈ ગયા પછી જ્યારે શ્રી ગોપીનાથજી એમ આજ્ઞા કરે છે કે એનો લીલામાં પ્રવેશ થવો સહજ છે તો એ લીલા પ્રવેશ દેહ છોડ્યા પછી થનારો લીલા પ્રવેશ આત્મા એટલે ભૂતલ ઉપર જે પ્રભુની લીલા છે એમાં પ્રવેશ કે એની અનુભૂતિ એ તો એને વિરોધ કરવાનો ભાવ કે વ્યસનાવસ્થામાં જ થઈ ગઈ છે જીવન મુક્તિની સ્થિતિ સમજવાની હવે જે છે વિદેહ મુક્તિની વાત છે એટલે તે વાત શ્રી ઠાકોરજીએ જ્યારે ગોવર્ધનને પોતાના એટલે આ વચનમાં ધારણ કર્યો ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું ऐसे तादृशी वैष्णवन की या भू भूतल पे स्थित अन्य अन्य स्थिति अन्य जीवन के जीवन के जैसे जैसी काल कर्म स्वभाव स्वभावाधीन होए नहीं होत नहीं એટલે એટલે આવા વૈષ્ણવ ભૂતલ પર એવા તાદ્રશી વૈષ્ણવો જે ભૂતલ પર સ્થિત સ્થિત છે એનું જે બીજા નોર્મલ જીવોના કાળકર્મ સ્વભાવ હોય છે એવી સ્થિતિ નથી હોતી ઇન્દરમાં એટલે અન્ય મનુષ્ય છે એ કર્મના આધીન એમના જન્મ મરણ હોય છે કાલ કે સ્વભાવના આધીન એમની ચેષ્ટા હોય છે ગતિ હોય છે એવું આ અવસ્થા ઉપર પહોંચેલો જે ભક્ત છે એની નથી હોતી સમજાય ગોપાલદાસજીના પ્રસંગમાં આવે છે ને કે એમના પિતાને જોઈને ને એમને થયું કે હવે વૃદ્ધ થયા છે તો મારે સેવામાં સહયોગી થવું જોઈએ તો એમણે એમના પિતા છે પચીસ વર્ષના યુવાન હોય એવા દર્શન થયા અને એમના પુત્રની વાત એ મનમાં જાણી ગયા એટલે એમણે કહ્યું કે ભગવતી ક્યારે પણ સેવામાં વૃદ્ધ થતો નથી તો આનો મતલબ શું થયો કે અવસ્થા છે એનો પ્રભાવ વૈષ્ણવ ઉપર નથી પડતો એ તો શરીરનો એ સ્વભાવ છે કે બાલ કિશોર યુવા પછી અધેડ પછી વૃદ્ધ એમ એની અવસ્થા તો બદલાય છે શરીરની પણ ભગવત સેવામાં પરાયણ છે એના ઉપર એ શરીરની અવસ્થાનો જે સ્વભાવ છે નથી કામ કરતો એનું એક દૃષ્ટાંત છે એવી રીતે કાલનો પણ છે ડોબરીના પ્રસંગમાં તો સુભાન વૈષ્ણવની વાર્તામાં આવે છે ને કે એનું મૃત્યુ સમય આવ્યો તો એમને મૃત્યુદૂત લેવા માટે આવ્યા એ ડોબરીએ કહ્યું કે નહીં હમણાં તો હું નહીં આવી શકું મારે આજે આ ઠાકોરજીની સેવાનો ક્રમ બાકી છે પછી આવજો ચાલ્યા ગયા પછી પાછા આવ્યા તો કે નહીં હજી તો કાલે આ ઉત્સવ છે હજી મારે ઉત્સવ કરીને પછી આવ્યું છે એમ ચાર પાંચ છ વખત એમણે એ યમદૂતને પાછા મોકલ્યા પછી શબ્દુથી કે આ તો અમારે મારી ધક્કામુકી સાહેબ હવે તો કંઈ કરવું પડશે પછી પ્રભુની ઈચ્છા થઈ ત્યારે પછી એ પોતાની ઈચ્છાથી ભગવત લોકમાં પધાર્યા તો એમ ભક્ત છે એ કાલાધીન નથી હોતા એવા બધાના પ્રસંગ છે મહાપ્રભુજીના પ્રસંગમાં પણ આવે છે કે પેટમાં દર્દ થતું હતું તો કોઈ કે ઔષધિ આપી તો શ્રી મહાપ્રભુજીએ ઠંડીના દિવસમાં સામે જે અંગીઠી રાખી હતી એમાં એ ઔષધિ દવા નાખી દીધી પછી પેટ ઉપર હાથ ફરાવતા રહ્યો હવે સારું લાગે છે એટલે દવા આપણે ખાઈએ તો આપણું પેટ સારું થવું જોઈએ તમે સામે આગમાં નાખી દો તમારું પેટ સારું કેમ થઈ ગયું એ પોતાનું વિશેષ સામર્થ્ય છે અથવા પોતાનો જે વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ કહેવામાં આવે છે એનું દૃષ્ટાંત આપવા માટે મહાપ્રભુજી એવું કર્યું ચાચા હરિવંશજીના પ્રસંગમાં આવે છે કે રસ્તામાં જતા એમને ઠોકર વાગી તો શ્રી ગુસાઈજીની નેત્રો દુખવા લાગ્યા તો પૂછ્યું એમને ગુસાઈજીના આવજીએ મારો હરિવંશ છે એને વાગી ગયું છે આ જાતનો એક એમનું અલૌકિક સ્વરૂપ છે એ અહીંયા સમજાવી રહ્યા છે પાછો ન પાપમ સ કરોત્યેવ પ્રમાદે ત્વાશુ નિષ્કૃતિ અજ્ઞાત અજ્ઞાત સ્ખલિતાનાં અજ્ઞાત સ્ખલિતાનાં ચ હરિ એવ પરાગતિ આવો ભગવદીય ભક્ત ક્યારેય પાપ પાપ કર્મ કરતો નથી ક્યારેક અજ્ઞાનથી તે તેના વડે જો કોઈ નિંદા નિંદિત નિંદિત કે નિષેધ કે નિષિદ્ધ આચરણ થઈ જાય તો પણ તે તરત જ તેના અપરાધથી તે મુક્ત થઈ જાય છે તેથી અજ્ઞાનથી જેનું સ્ખલન થયું હોય તેની એકમાત્ર ગતિ શ્રી હરિ જ હોય છે એટલે આ ભગવત આના આગળ કહ્યું ને કે જેની નિરોધાવસ્થા થઈ જાય તેને લીલા લે તેવા કોઈ પણ પાપ કર્મ જેણે ન કર્યા હોય અને તેવા ભગવદીય જે હોય પુરુષ તો તેનાથી અજ્ઞાનથી પણ ક્યારેક કોઈની નિંદા કે કોઈ એવું આચરણ થઈ જાય ખરાબ તો પણ તે અપરાધથી તે મુક્ત થઈ જાય છે અને તેને એટલે તેની સ્થિતિ છે તે શ્રી હરિમાં જ હોય પહેલા તો એક કોઈ એવા પાપ કર્મ કે અપરાધ કરતો જ નથી જેની આ અવસ્થા પહોંચી ગઈ છે એનાથી એવા પાપ કે નિષિદ્ધ આચરણ થતા જ નથી આપેલી પેલી વાત છે અગર અજ્ઞાનવશ કે પ્રમાદવશ કોઈ અપરાધ એનાથી થઈ પણ જાય તો પણ પ્રભુ કૃપા કરીને એનો જે ભક્તિની અવસ્થા છે એનો વિચાર કરીને પ્રભુ એને અપરાધથી જલ્દી છોડાવી દે છે જે વાત ભગવાન અર્જુનને કહે છે અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો ભવતી शांति निगछति कौंतेय प्रतिजानी ही न भक्त प्रणश्यति કે અતિ સુદુરાચરણ કરનારો પણ જો અનન્ય ભાવથી મારું ભજન કરી રહ્યો છે તો એને સાધુ પુરુષ જાણવું જોઈએ અને એ ભગવત ભજનના પ્રભાવથી ક્ષિપ્રમ તત્કાલ એ ધર્માત્મા બની જશે કેમ કે હું મારા ભક્તને કદી છોડતો નથી એમ ભગવાન આજ્ઞા કરે છે એનું જ અહીંયા શ્રી ગોપીનાથજી સ્મરણ કરી રહ્યા છે અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદમાં પણ આ વાત સમજાવવામાં આવી છે એટલે આનો આશય એ સમજવાનો છે કે કોઈ ભક્તના દ્વારા જે ભગવત પરાયણ છે અનન્ય ભક્ત છે એમના જીવનમાં ક્યારેક આપણને આ જાતના દોષ કે અપરાધ જોવા મળે તો પ્રભુ એ દોષ અપરાધને દૂર કરીને એને શુદ્ધ કરી દેશે એમ વિચારીને એના અંદર દોષ દૃષ્ટિ નહીં રાખવી हरिर्भक्तापराधेषु दययैव प्रसीदते दोषेषु न कस् गतिस्तस्मात् दोषान् दोषान् સંપરિવર્જયેત ભક્તના અપરાધ અથવા દોષમાં પણ ભગવાન સિવાય બીજી બીજી કોઈ ગતિ નથી તેથી દોષનો પૂર્ણ પૂર્ણપણે ત્યાગ કરવો તેમજ શ્રી હરિ પોતાના પર દયાભાવથી પ્રસન્ન જ છે તેઓ વિશ્વાસ રાખવો એટલે આગળ વર્ણન કર્યું કે ભગવતી ક્યારે દોષ નથી કરતો પણ ક્યારેક તેનાથી દોષ થઈ જાય ત્યારે હા તો એવી રીતે અહીંયા કોઈ પણ ભક્તથી અપરાધ અથવા દોષ થઈ જાય તો પણ તો પણ તેની ગતિ તો એક જ હા તો પણ તેની ગતિ તો એક જ છે પ્રભુ તેથી દોષનો પૂર્ણપણે ત્યાગ કરવો તેમજ શ્રી હરિ પોતાના પર દયા ભાવથી હા એટલે એ એના પછી પણ આપણે એવું જ મનમાં રાખવું જોઈએ કે દોષને ત્યાગ કરી અને હરિ આપણા ઉપર દયા રાખે છે એવી રીતે પ્રસન્ન થઈ અને શ્રી ઠાકોરજી ઉપર પૂર્ણ દયા વિશ્વાસ રાખવો આમાં હરિજી ભક્તાપરાધેશુ ભક્તાપરાધ નો મતલબ કોઈ અન્ય ભક્તનો આપણા દ્વારા અપરાધ થઈ જાય એમ સમજવાનું અને દોષ એટલે આપણે કરેલા દોષ પોતાના અંદર રહેલા દોષ તો અગર ભક્તના જીવનમાં આવું બની રહ્યું છે તો પણ ભગવાન જ એનો આશ્રય છે એટલે દોષમાંથી છોડાવનારા એ ભક્તનો અપરાધ છે એનાથી મુક્ત કરનારા પણ ભગવાન જ છે એમ વિચારવું જોઈએ અને પ્રભુ બધું કરનારા છે અને પ્રભુએ કહ્યું છે કે ભાઈ એને હું પાપ મુક્ત કરું છું ભક્તિને છોડતો નથી દોષ જોઈએ જુદી વસ્તુ ભાવ દિવસ પ્રહર ઘડી તો શું પરંતુ ક્ષણ માત્ર પણ ભગવત ભજન વગર ન રહેવું ક્ષણ માત્ર પણ ભગવત ભજન વિના રહેવાથી સંસારમાં આસક્ત બની જવાય છે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે કરી કે આપણે હંમેશા ઠાકોરજીમાં જ મન રાખવું તો એનાથી આપણે મન બીજા કોઈ પણ જગ્યાએ ન લાગે તો આમાં પણ એવું જ છે કે દિવસ પ્રહર ઘડી તો એક ક્ષણ માત્ર પણ આપણે ભગવત નામ આપણાથી છૂટી જાય છે તો આપણું મન ક્યાંક બીજી જગ્યાએ ભટકી જાય તો એના કરતાં એ ઉત્તમ છે કે આપણે આપણું મન હંમેશા હરિમાં પરોવે રાખવું જોઈએ તેથી આપણા મનમાં હરિના અલાવા બીજો કોઈ પણ વિચાર ના આવી શકે આ બધો નિરૂપણ અહીંયા શા માટે કરી રહ્યા છે કે આગળ જે દોષાપરાધની વાત આવી ને ની એ બધા પ્રશ્ન તો ત્યારે ઉપસ્થિત થાય કે જયારે આપણે બીજા બધા વિષયોમાં આપણું મન દોડાવતા હોઈએ જો પ્રભુમાં જ આપણું ચિત્ત લાગેલું રહે તો આ બધા પ્રસંગ ઉપસ્થિત ન થાય એ તાત્પર્ય સમજાય બસ અહીંયા રાખો